એકવીસ એક ચોરાસી અમદાવાદ મને મુન્નાભાઈ પૂછે છે કે જગત ની ઉત્પત્તિ કલ્પના શક્તિ થી ઉત્પન્ન થઈ છે કે મૈથુન શક્તિ થી શું પૂછે છે જગત ની ઉત્પત્તિ કલ્પના થી શક્તિ થી નહીં ઉભી થઈ અને મૈત્રી શક્તિ થી ઉભી નથી એક માણસે રાત્રે દારૂ પીધો રોજ દારૂ પીતા હોય નિયમથી આટલું પ્યાલી ગામના મોટા છે પ્રતિષ્ઠિત માણસ ઘેર ઘેર પ્રતિષ્ઠા વાળા પણ રાત્રે નિયમ થી આટલું પીએ પછી એકદમ એક મિત્ર આવ્યો તે વધારે કહી દીધો વધારે કહી દીધો એટલે પછી લોકો પાછા મળવા આવે ને તેને લક્ષણ જુદા જોયા શેઠ કે છે હું તો વડોદરા છું રામ છું તેમ છું બોલા મળે એટલે લોકલ મળું છે શું થઈ ગયું શું થઈ ગયું ના એના એ છે રોજગાર આવતી ના જોયું ને તો લખન જોયા ને આ શું જોયું ત્યાંથી થયું આવું આ ઉત્પત્તિ થઈ આવી રીતે કદી ઉત્પત્તિ થઈ શું થયું છે જગત દેવતા કેવી થઈ છે બધા નિરંતર પરિવર્તન વાળા છે પરિભ્રમણ વાળા સમતરણ વાળા નિરંતર સમતરણ દયા કરે પરિવર્તન થયા જ કરે એ પરિવર્તન થવામાં તે આ ભાવનાની ઉપાધિ ઉભી થઈ જળ તત્વ ઉપાધિ લાગે છે કોને ઉપાધિ લાગે ચેતન હોય તેને ખબર પડે તે આત્માની ઉપાધિ સ્વરૂપ ઉભી થઈ અને તેમાંથી કલ્પના થઈ શું થયું અને કલ્પના છે શું છે આ હું કરું છે કોણ છે કલ્પના ઉભી થઈ ત્યાં કલ્પનાની જહાજ છે મૈત્રીની જહાજ નથી મૈત્રી તો કલ્પનાનું ફળ છે શું છે કલ્પનાનું ફળ પ્રશ્ન બહુ મોટો કરે નહીં અને કે છે આ પુણ્ય દીપામડા શું જોવાને કે એવું કહેલો પ્રશ્ન બહુ મોટો કર્યો પ્રશ્ન ઉપર કિંમત કરી ને પ્રશ્ન આ તમારો ખુલાસો થયો મૈથુન શક્તિ ને મૈથુન શક્તિ તો પરિણામ છે કલ્પના એક વાત છે આજે અક્રમ વિજ્ઞાન લોકોમાં સૂક્ષ્મ સ્વરૂપે પ્રસારવામાં અમારી શી ફરજો છે તે જણાવશો ત્યાં સારું પણ સમજે નહીં કે અમારી શી ફરજો છે એમને બતાવો કે લોકોમાં કૃષ્ણ સ્વરૂપે કે આમ જાય થઈ જાય બહુ સરસ પ્રશ્ન છે તો બધા તમને આવડે તો તમે જ નહીં આવડે અમને અમારી સમજણ થી ખબર પડે પણ તમારી સમજણ કેટલી બધી ઊંચી હોય દાદા કે કઈ રીતની હોવી જોઈએ ઊંચી નહીં માગતા એ મને સમજાય એની પાછા મારી પાછા હું આપું એક પતંગ કાપી નાખે ચાલો ચાલો એ વાત પતી રાખીશું આપણે સીધો પ્રશ્ન પહાડની ટોચે કાગ બે પહાડ હોય ને તેની ટોચે કાગ એટલે કાગડો બેસે અને પોતાના હાથ કેવડાવે તેવી સ્થિતિ આજના સંપ્રદાય વડાઓની નથી લાગતી તમને કેમ લાગે આ જો સંપ્રદાયના વડા છે તે કાગળો છે ઉપર બેઠો પાણી ટોચ અને પોતાના હંસકી હડાવે મહત્મા પડી ગયા મતમા પડી ગયા મતમા પડી ગયા લાગે લાગે એવું જ લાગે આપડે આદના સંતદાય વાળા નથી લાગતી આદ્રદાય વાળા જ જ જ જ જ તો વૈષ્ણવ સંપ્રદાય છે સંપ્રદાય છે એટલે સાબિના સંપ્રદાય છે સુંદર વાળા હોય એય પર શુદ્ધ વિધેય છે ને એવી પરિસ્થિતિ હા એમને ખાલી એરા લોકોનું કલ્યાણ થાય એવું નહીં એ તો રિલેટિવ ધર્મ એટલે એટલું કામ કરી શકે આ તો રિયલ મૂળ માર્ગ પર એટલે સંપ્રદાયમાં તો હોય જ ને સંપ્રદાયમાં તો એ ભરવા ને પેલા બેઠો ગેટો કરો ને અને ભરવાડ કર્યા ભરવાડ કરી ટી ટી થઈ બધું ગેટા જાય અને ઘેટામાં નીકળવું હોય તો અહીંયા આવવું એ વાડામાં વારમ ના ગમે ને કારને વડે વારમ ગમતું છે આપના જેવા ટોચ પર બેઠેલા ભલે દેખાય નહીં પણ હું તો આપને જ ગણી ગણાવી શકાય એમ મારી માન્યતાથી કોઈ જીવને દુભ્યો દુભાવ્યો ગણાય એવું માનું તેથી કોઈને દુઃખ થાય દુઃખ દુઃખ કર્યું કહેવાય આપણે તો આ બધા જે મહાત્માઓ છે જેને જ્ઞાન લીધેલું છે એને ભગવાને પરમહંસ કયા છે પરમહંસ કે જેનો ચારો છે કેવો છે દૂધ પાણી આમ ચાંચ પોતાની હાથે દૂધ દૂધ પાણી જુદું પડી જાય ચાંચ પોતાની હાથે દૂધ ને પાણી બધે જુદું પડી જાય એવી રીતે આ લોકોને જ્ઞાન અજ્ઞાન જુદું પડી જાય એટલે આ પરમહંસ ની સભા કહેવાય છે ત્યાં દેવ લોકો પણ હાજર થાય ત્યાં વાત કેવી હોય સંસારના ની વાત જ ના હોય ફક્ત આત્મા શબ્દની વાત હોય સંસાર ની વાતો જ ના હોય આમ કરો તેમ કરો એવું કરવા કરવાનું ના અને સંપ્રદાયમાં તો આમ કરો અશુભ છોડો અને શુભને કરો એ કરવાની વાતો હોય પાપ છોડો અને પુણ્ય બાંધો આપણે તો પાપ કે પુણ્ય બંને છોડી દેવાનું એટલે ત્યાં આગળ અંશ કહેવાય એ લોકો પણ અંશ ક્યારે કહેવાય જયારે હમાવી વારા વારા વળતા ના હોય ત્યારે હમ કહેવાય તો હમાવી કાગડા ને કરી વળે કાવ કાવ કાવ કાવ કરી એટલે તો એ કાગડા ની સેવા કહેવાય ભગવાન કઈ ત્રણ ની સેવા કહીએ પરમહંસ ની સેવા એક હંસ ની સેવા હંસ ની સેવા કકડાટ ના હોય કાવ કાવ ના કહી અને બીજી કાગડાની સભા કાગડાની સભા એટલે કોઈને દુધ્યો ના કહેવાય તમે માનો છો ને તેમાં કોઈને ચોથો પ્રશ્ન સુરત પાસે ત્રણ મૂર્તિઓ આપતો બધી જો અન્ન મંદિરો ઉપયોગ થવાનો હોય તો તે જરૂરી ગણાય ખરું બીજા મજૂરોનો આખો ઉપયોગ થવાનો જરૂરી ગણાય જ નહીં ને પછી આ મજૂરો વધારે કર્યો શું કર્યું આ વધાર્યું તમે હવે દરેક જણ જો મજૂરી કરીને પૈસા આપે તો કરોડો રૂપિયાના મજૂર બંધાવવામાં બંધ થઈ જાય છે તેવું પૂજ્ય મોટા કેતા આ તેમાં શું માનવું છે વાત કરી છે પણ મોટા કેતા કે મંદિર બધા પૈસા ખર્ચા જ નથી આ તો આ તો મંદિર નથી બચતા આ તો સિમંદર સ્વામી નું મકાન બચ્યું શું કહ્યું જે જીવતા છે જીવતા હોય તેના માટે બંધ બંધાય આ જીવતા હયાત હોય ને એને માટે બંધાય અને અહીં ના હોય ત્યાં મહાવીર ભગવાન નું કૃષ્ણ ભગવાન આ બધા દેવા આગળ ના હોય ત્યારે દેવા બધવાનું તેનું જરૂર નથી કે બધા બંધેલા છે ક્યાં નથી આ તો પ્રત્યક્ષ જેની પાસે આપણે જવાનું છે તેનું જ દેરાશે છે શું છે એટલે ઘણું ઉચકારી છે આ અલૌકિક વસ્તુ છે આ અને સર્વધર્મ સમન્વય સમન્વય છે શું છે એટલે બધાને ઝઘડા મટાડી દેવાનું અને ઘણું અલૌકિક વસ્તુ છે માટે આ નહીં તો આપણે તો હોય જ નહીં ને આપણે તો સંપ્રદાય આપણે તો આશ્રમે ના હોય આશ્રમે લોકો શ્રમ ઉતારે છે શું કરે છે ઘેર ઘેર કંટાળ્યો હોય તો પછી લઈ આવે કઈ પીને મસ્તી જોઈ રહે એટલે મોટાનું માનવું હતું હતું પણ તે આ જુદી વસ્તુ આપવા જ છે નવી જાતની વસ્તુ મેં તો કરોડ રૂપિયા ધુમાડો કરીને શું કામ આ તો દર્શન કરવાથી લોકોનું કલ્યાણ થઈ દર્શન કરવાથી જે હાજર છે હાજર જેના પરમાણુ આખા બ્રહ્માંડમાં ફરી રહ્યા છે સારી દર્શન થઈ જાય સમજાય નહી તમને ખરું અત્યારે છે ના એ બધા ત્યાં આગળ બધું ખબર આપી દઈશું ને ખબર તો મળી ગઈ પહોંચાડી દઈ બધાને જેમ જેમ આવશે ને એની ખબર મળતી જશે અને ત્યાં પાછું બોર્ડ રાખવામાં આવશે ને જ્યાં બોર્ડે રાખવામાં આવશે હાજર છે તો ખબર પડે કે હાજર છે લોકો જે કે લોકોને જેમણે એમને જોયા નથી એમને કેવી રીતના ખબર પડે કે હાજર છે એમને કેમની ખાતરી થાય ડોક્ટર ખબર પડે શું છે મારા લાભ નું છે કે ના લાભ નું છે ખબર પડે ના પડે એમ નામ ના જાણતા એનો સ્વાદ આવે એનો સ્વાદ આવે એટલે સમજી જાય કે આ કઈ છે એટલું સમજે ને કારણ this is the cash bank આ બધું જ એટલા આ સતીરામ શંકર છે જે જે કરશે એ બધું કેશ બેંક છે રોકડી નામ ઉધાર નહીં દાદા ભગવાન શ્રી જાય કે બધા હાથે આખું કેશ બેંક તૈયાર થઈ જાય પછી પ્રશ્ન છે નાનાથી કોઈ થઈ છે ખરા કે નાનાથી નાના હતી કોઈ હજે કરાગે છે કયા જ્ઞાન ની વાત કરો સંસારી જ્ઞાન ચાલે તે જ્ઞાન આધ્યાત્મિક જ્ઞાન અધ્યાત્મ જે છેલ્લું જ્ઞાન છે એને વિજ્ઞાન કહેવામાં આવે છે એ વિજ્ઞાન નથી કોઈ હોય નહીં એ વિજ્ઞાન એ જ આત્મા છે શું છે વિજ્ઞાન એ આત્મા છે આત્માથી અતીત થઈ રહી છે એટલે અતિત કોઈ હોય શકે નહીં પછી પછી પ્રશ્ન છે પહાડ પર વચ્ચા થવાથી ખડ ઉગે છે જેથી પહાડના રસ્તા બંધ થઈ જાય છે બધે લીલોતરી ભંગ થઈ જાય છે ખડ ઉગે છે અસલ રસ્તો શોધવા શું કરવું પડે શું કે છે પહાડ ઉપર વરસાદ થવાથી બધે ઘાસ ઉગી નીકળે તેમાં પછી જેથી પહાડ ઉપરનો રસ્તો બધો બંધ થઈ જાય બધે ઘાસ ઉગેલું તો કયો ખબર પડે બધે લીલોતરી થવાથી ભ્રમ થઈ થવાઈ જાય છે કે અસર રસ્તો શોધવા શું કરવું પડે શું કરવું પડે ભૂમિયાન પૂછવું પડે નિર્વાસન ભૂમિયાને પૂછવું પડે બસ સમજે ને ભૂમિયો દિશા હું જાણતો હોય જો દિશા દિશા જાણતો રાત આગળ કરી આવે તેથી આગળની વાત આગળનો પ્રશ્ન જાણીએ આત્મજ્ઞાની ને વિજ્ઞાની વિજ્ઞાની ગણાવી શકાય ખરા આત્મજ્ઞાની એ જ વિજ્ઞાની કહેવાય આત્મજ્ઞાન નથી ત્યાં વિજ્ઞાન જ નથી અને જે વિજ્ઞાન છે બાહ્ય વિજ્ઞાન છે અંતર વિજ્ઞાન નથી અંતરવિજ્ઞાની કહેવાય કે આત્મજ્ઞાન થયા પછી તે આત્મા છૂટો જાણ્યા પછી એમને શબ્દોથી જાણે કે કામમાં લાગે નહીં તેનો વિરોધાભાસી સ્વરૂપ હોય ખરું ના વિરોધી ભાષી સ્વરૂપ ના હોય અવિરોધાભાસ હોય યજ્ઞમાં ભગવાન નો સત્સ્વરૂપ સર્જાય છે સર્વની શક્તિ ઉભરાય છે શક્તિ યજ્ઞો કરાવવાની જરૂર કરી કેટલા પ્રકારના યજ્ઞો યજ્ઞો કેટલા પ્રકારના જ્ઞાન યજ્ઞ જ્ઞાન યજ્ઞ કરવાનો કર્યો હતો અને આ બધા સુદ યજ્ઞો તો વરસાદ પાડવા માટે હરણ કરવા માટે બધું પ્રયત્નો બધા સંસારી પ્રયત્નો બધા ને જેમાં ઓમ કરે છે બધું એકદમ ઘી ઉમે છે ડાંગર ઉમે છે બકરા ઉમે છે બકરા એવું ઉમે છે ને એ બધું ખુશી ખુશી કરવાનું ભગવાને જ્ઞાન અગ્ન કરો અને જ્ઞાન અગ્ન એટલે શું કે તમે આત્મા છે એવું જાણ્યા પછી તમારો જે યજ્ઞ છે કર્મ છે તે યજ્ઞ ની બાપુ હોમવાનો યા હોમ યા હોમ યા હોમ એટલે સંભાળ અધિકાર કરો એમનો યા હોમ સમજવું ને એટલે યજ્ઞમાં તમારો કર્મ હોમવાનો અને યજ્ઞ સંપૂર્ણ થયેલું તો હરમો આ યજ્ઞ કરવાનો કહ્યો પછી આગળ ચાલો આપણા મહાત્માઓ આખા સંસારના કામને પહોંચશે ખરા અરે ભાઈ આ શું જવાબ આપો કોઈ બોલતું છે ને પહોંચી ચોક્કસ બધા કે આગળ તો પૂનમભાઈ એવું જ કે છે એ તો તૈયાર છે તૈયાર કેસરિયા વીર ના યા હો કાંતિભાઈ કહે છે કે કેસરિયા વીર ના યા હો કાંતિભાઈ ભગત વાક્ય બોલો કેસરિયા વીર જય દાદા શું નામ તમારું પ્રદ્યુમ્ન ભટ્ટ નામથી પ્રદ્યુમ્ન નામથી નામ છે તમે ખરેખર શું નામ તો તમારું આ શરીર નું નામ છે આ શરીર નું નામ ભટ્ટ છે ખરેખર આત્માના નામનો જ પ્રશ્ન પૂછું છું આત્માના નામનો જ પ્રશ્ન પૂછું છું એટલે તમે ખરેખર આત્મા તો શું જ્યાં સુધી આત્મજ્ઞાન આત્મજ્ઞાન થયું નથી હું કોણ છું જાણ્યો નથી ત્યાં સુધી બધું એટલે હું કોણ છું જાણો તો આત્મજ્ઞાન થઈ જાય ક્યારે ખાવું ખબર ખરો હા એ તો અહીં તમે અહીં આવો તો રસ્તો થાય બીજા રસ્તા નહીં તો અહીં છે આવો આવતા રહો તારે પડે ચાલુ કોલેજમાં દાખલ થઈએ ત્યાર પછી બધું એડમિશન મળો છું દાખલ થયા પછી બધું પચાસ એડમિશન ત્યાર પછી મળો એટલે આમાં અહીં તમને થઈ જશે આત્મજ્ઞાન બીજું કોઈ પૂછવા નથી આત્મજ્ઞાન શું થાય પોતાના માટે ફાયદો શું થાય આત્મા સુધી પહોંચી શકાય આત્મા સુધી પહોંચી શકાય આપણે જોડે અજ્ઞાન આપણે જાય ને અજ્ઞાન પડી જાય ને બધું પડી જાય પડી જાય એવું છે પૂછે છે વ્યક્તિના સામે કોઈ પડકાર આવે છે વ્યક્તિના સામે કોઈ પડકાર આવે છે તેનો ન્યાય ચૂકવી શકવા સમર્થ ન હોય કઈ પડકાર આવે ને ન્યાય ચૂકવી શકો તેવી વ્યક્તિ છટકબારીઓ શોધે છે શું કહે છટકબારી અને યુવાનો સિનેમા ક્રિકેટ અને બીજી પ્રકૃતિ ઉજવડાય છે યુવાનો જરા નાચ જાય ના શું કહ્યું તો સિનેમા લાવી જાય ક્રિકેટમાં જતો રહે અને મોટી ઉંમરના લોકો ભજન કેન્દ્ર વધુ જતા રહે તો યોગ્ય છે ખરું આને ધર્મ કરાવવા ખરો બારીઓ બંધ કરવા શું કરવું છે તો બંધ કરવા અમેરિકા થી નવી જાતની જાળીઓ આ વર્ષે નાખવી પડે એવું છે ને બારી નાસી જાય એને છૂટવાનો વખત આવ્યો ત્યારે નિર્ભરતા ઉત્પન્ન થઈ છટક બાઈ નાહી જાય તો એને પોતાનું નુકસાન કરી રહ્યો શું થયું પોતાનું નુકસાન એને વડવે જવું છે અને ગાડી આવી બા પીન પછી એટલે ગાડી ઉડી જાય પોતાનું નુકસાન કરી રહ્યો શું થયું હા તે ઝટકી ઝનકભાઈ એના એના લાભ ના લે તો પોતાનું કલ્યાણ કરે શું કહ્યું એટલે પોતે પણ નુકસાન કરી રહ્યા છે અને આપણે શું કરીએ મરાય નહીં આપણે સ્વતંત્ર છે લોક લોક સ્વતંત્ર નથી મારીએ તો મારવા આવે આપણને એ કે અમારું હિત જોનાર તમે કોણ કે તમે સમજાયું ને બીજો પ્રશ્ન છે કુટુંબ નિયોજન એ ઈશ્વરના દ્રોહ ન ગણાય એ નિયમો પાડે તો મારા જેવા ક્યાંથી જન્મે કુટુંબ નિયોજન હોઈ શકે નહીં એમાં કુદરતમાં હાથ ના કાઢવો જોઈએ મનુષ્ય શું કહ્યું મનુષ્ય કુદરતમાં હાથ કાઢવો ના જોઈએ મનુષ્ય ફક્ત સંયમ રાખવો જોઈએ એમને સંયમ શીખવાડવું જોઈએ સંયમ રહેવું ત્યારે બધા આવું કરો તો કુટુંબીય અને ભરત ને ખાસી ભેર નહીં ભરત ને શું કરે કુટુંબીય ફેર કરો હે થોડોક ફેર પણ બીજો બધા લોકો ફેર નહીં એટલે આ કુટુંબ નિવેદન સારી વસ્તુ નથી પણ શું થાય આપણે બોલાય નહીં અમે બોલાય ના અમે ના બોલાય ખરી રીતે સંયમ હોવો જોઈએ બધા દરેક માણસ સંયમ કેમ પાળવો જોઈએ સંયમથી રહેવું જોઈએ સંયમિત દેહ જોઈએ આ જાનવરો જેવું દેહ ના હોવો જોઈએ આ કૂતરાને હોય પાંચ પાંચ બચ્ચા આઠ આઠ બચ્ચા અમની પાસે આઠ આઠ બચ્ચા ભર્યા કરે તને માણસ છે ના છે બધા બે ને હોય કે બધા આઠ દસ દસ બાર બાર વચ્ચે હોય એક ભાઈને પૂછ્યું મેં કેટલા ભાઈ તમે હું સૌથી નાનો અગિયાર નો ભાઈ બહેનો કે દીધા કરતા એના થઈ નિરાશ થઈ ગયું નિરાશ થઈ ગયું કુટુંબ નિયોજન છે તે આપણી પાસે સુંદર સાધન આપણા આપણા આર્ય લોકો આર્ય પ્રજાએ સુંદર સાધન ફરી ગયું છે કે સંયમ સંયમથી બધું અટકી જાય એક બે બાળક હોય એટલે સંયમ ઋષિ મુનિયા શું કામ કરતા હતા એવી શ્રદ્ધા જ હતી પહેલી વખતે કે એક બાળકનું દાન આપવું પડતી કે શું કે એવી ઋષિ પત્ની દસ કરે છે ઋષિ જોડે ઋષિ કબૂલ કરે પછી એક બાળક થાય મિત્રાચારી અમારી મદદ કરી જીવન કાઢવું અને જીવન છે તે ઈશ્વરમય બનાવવું એ જ ધર્મ બધો પ્રભુભાઈ જીવન જીવવું જગત થી સંગીત થી આત્મદર્શન થાય ખરું સંગીત આત્મદર્શન લેવા દેવા નથી સંગીત એટલે શું જે કામનો વિષય છે શું છે વિષય વિષયમાં આત્મા ના હોય સંગીત શાનો વિષય છે હા અને વિષય ને આત્મા લેવા દેવા ના હોય સમજે કૃષ્ણ ભગવાને સામવેદ ગીતા કીર્તન રૂપે સંગીત રૂપે કહી છે તેનો દાખલો હશે ખરો ને ગીતા બરોબર છે પછી બીજું શું કૃષ્ણ છે ગીતા જે કહીએ સંગીત ના રૂપ માં જ કઈ છે ને આત્મજ્ઞાન સંગીત દ્વારા જ આપ્યું ને સંગીત વાળો સંગીત બોલી જાય બીજા એવું કોઈ છે નહીં સંગીતને લેવા દેવા નથી સંગીતને આમાં ધર્મને લેવા દેવા નથી સંગીત એટલે વિષય છે એક જાતનો શું છે સંગીત એ વિષય છે એટલે પછી આ તમારું છે સમુદ્ર મંથન માંથી જે રસ્તો મળ્યા છે તેમજ ઝેર અને દારૂ પણ મળ્યા છે આનો અર્થ તે સિવાયના રસનો સંગ્રહ કરીએ તો તેનો પરિવાર ઝેર તો સાથે રહેવાનો તેનો સંબંધ તો હોય તો એ શું પૂછવા માંગો છો લક્ષ્મી ને સંઘરવી સારી લક્ષ્મી ને સંઘરવી સારી અને જોડે પેલો પરિવાર આવવાનો બહુ જોખમ આ દુનિયામાં કોઈ વસ્તુ જંગરવા જેવી ના હોય તો લક્ષ્મી જોખમ બહુ શું જોખમ શું જોખમ બહુ જોખમ શું જોખમ પણ એમ એમને તો કઈ જોખમ દેખાતું નથી માણસ પક્ષો પક્ષી પ્રાપ્ત કરે તો પક્ષીઓ કેટલા રાખવો પક્ષીઓ પછી આમ લુસીનો નીચે રાખી મળો ને કોઈ જગ્યાએ કરડીમાં નથી લખ્યું પછી નો તો આયાત કરવાનો એમ લક્ષ્મી આયા કરવાની બધું તમને શું આમ બધું પછી નામ લક્ષ્મી આયા કરે શું થયું આ તો અંગ્રહણ છે લોક લોક નામના ગુણ છે ને તે અંગ્રહડાવે કોણ છે લોક નામનો ગુણ અંગ્રહાવે પણ કેટલાક ના હાથમાં કઈ લક્ષ્મી રહેતી જ નથી ને આવતા કર્મ હોય જાય બોલો કશું પૂછો કે રહેતી કઈ તમારે આવે છે જાય છે લક્ષ્મી કેટલો રાખવો મુંબઈ જવું છે એટલે આપણે ધ્યાનમાં રાખવું છે મુંબઈ નું ભાડું જોઈએ આટલું ત્યાં ગયા પછી થોડા મહિના મહિના કરો જોઈએ એટલું બીજી માથું એનો અર્થ એવો થયો એનો અર્થ એવો થયો કે જિંદગીમાં જેટલું જોઈએ એટલી પચાસ સાઠ કે જિંદગીમાં જેટલી લક્ષ્મી જોઈએ દાખલા તરીકે પચાસ સાહીઠ વર્ષ ના આયુષ સુધીમાં જેટલી લક્ષ્મી આપણને જોઈતી હોય એટલી લક્ષ્મી ને સંગડવાનો વાંધો નહીં સાહીઠ સિત્તેર વર્ષની ઉંમર સુધી ચાલે એટલી લક્ષ્મી ને સંગરવાનો વાંધો નહીં તો એવું છે ને ભાગ્ય કોક ને પ્રયત્ન કરે પણ અંગ્રહી હોય તો એ બરાબર આપડે કઈ શું થઈ ગયું શેર ના ભાવ બે જતા રહ્યું છે શું કહ્યું તક બધા હા પેલા ચાર બધા મૂક્યા ચાર બધા હજારી કાઢી ના તકે એનો તકવાનો નિયમ નથી અને કોઈને ધારો કે સંગ્રહી હોય તો એ ખોટું કેવાય જોખમ કેવાય લક્ષ્મી તો એ બહુ મોટું જોખમ છે લક્ષ્મી નું લક્ષ્મી દેવ લખવાન કરવા પડવું લક્ષ્મી દેવ શું કે છે કે અમે તમારે ત્યાં આવીએ તો અમારે જવું હોય તમારે કહેવું અમે શું કહીએ છીએ કે જયારે વડોદરા સ્ટેશન ઉતારીએ ઉતારતા પેલા ત્યારે લક્ષ્મીજી હમણાં દેખાય એટલે અમે કહીએ જય સચિદાન મામાની બોલને છઠ્ઠું જયારે અનુકૂળ આવે ત્યારે આવજો શું જયારે અનુકૂળ આવે ત્યારે તમે આવજો અને પછી જવાન કે હું હવે જઉં છું બહુ સારું આ ઘર ફરી આવજો પણ ઘર તમારું તાર લોકોએ શું કહ્યું કે પટેલની જ્ઞાતિમાં એવો રિવાજ છે આજે આગળ જ્યાં પૈસા રિવાજ ત્યાં છે પહેલા વાળા રૂપિયા હોય તો મોકલી નહીં મોકલીએ પહેલા વાળા રૂપિયા હોય તો મોકલીશું નહીં નહીં મોકલી હું મોકલ્યું તું ને શું કહું પેલા વાળામાં આવે પછી મોકલે નહીં ચૂકડી છે રૂપિયા એવું સ્ત્રીને વાંચડવી એને ગુનો છે જયારે જતા જતા ભ્રષ્ટ અને એવું ના કેવું ભલે તારે કે આવજો હા આપડી ઘર ભૂલતા નહીં ગયા શું ગયો પછી આઈ ચડે ત્યારે આવતા બહુ આવકાર આપડે આવ્યા એટલે સારું બોલાયો <laughs> ના પણ જતી વખતે વાપરીએ નહીં ના ના હમણાં ના દુષ્યું આવે ના દુષ્યું હમણાં તો એટલે પછી રીત રહી ગયો મારે તો સ્વતંત્રતા જતી રહી ફરી હવે આગળ નહીં આવું આ લક્ષ્મણ નો નિયમ લોકો જાણતા નથી દસ જ વર્ષ ગમે તેવી લક્ષ્મી હોય તો દસ જ વર્ષ ટકે અગિયાર વર્ષે મૂળ સહિત નાશ પામે જોવા નહીં ટાટા બિરલા ને કઈ ખલાસ થતી નથી ટાટા ને અગિયાર વર્ષ અગિયાર વર્ષ એટલે તમે સમજ્યા નહીં ફોડ પાડો આ ચોરાસી સાલ કરે છે ને તે આજે તમારી પાસે બોતેર ની લક્ષ્મી હોય નહીં એટલે જતા અગિયાર વર્ષ ધંધો બંધ થઈ ગયો ગમે તેવો હા એ અને કઈ બીજું ખાવા પીવા બીજું હોય તો એમ સારે તો લક્ષ્મી તો સંચાલન પ્રોપર્ટી પ્રોપર્ટી લક્ષ્મીચંદ્ર સભાની બોતેરી લખ્યું હોય તો આજે ના હોય તોતેરી લખ્યું હોય આમ તોતેર પંચોતેર ચોતેર દસ દસ ના ચાલે ભાઈ ખલાસ દસ વર્ષ ધંધો આવક બંધ થઈ ગઈ ખરાબ થઈ જાય એટલે આપડે લોકો કે છે ને મારો દસકો હાર નથી કે કહેવાય ને કહેતા તમને સાંભળે સાંભળેલું માટે લક્ષ્મી આમ જતી રહ્યા કે ઘરમાં ઘરમાં અડચણ ના પડે એવી રીતે સારી રીતે મોક્ષકથી ખાવા દેવા લોકોને શું કહ્યું કપડા બપડા રસ્તા કોઈ અડચણ ના પડે શું ભાઈ છે તાર વાપરો તારે અને બીજું બહાર પારકા માટે જેટલી વપરાય એટલી વાપરી નાખવી પારકા માટે એ તમારે સિલક રહી પારકા જીવો માટે કઈ પણ તમે વાપરી દે તમારી સિલક રહી જો પછી ગાયોને ખવડાયું કે માણસને ખવડાયું કે ગરીબોને ખવડાયું કે ચોર ને ખવડાયું ચોર ચોરી જાય ઉત્તમ છે પણ આપણે વાપરીએ ખોટું ચોર ચોરી જાય એ તો પૈસા ઠેકાણ પડ્યા આપડા કારણ માથે જોખમ હતું કર્યું એ જોખમ હતું જ પૈસા ઘાલી જાય કોઈ તે જોખમ ગયું આપણું તે ખોટા નથી ખોટા ભક્ત આપડે દૂધ દૂર ધોળીનું પાણી નખાઈ જાય પીછા એ ખોટા પારકાના માટે આપણે એ જ નહીં તો દૂધ ધોળી વપરાઈ હું જાતે શીખ્યો છું મારી પાસે થોડા શીખ્યો છું શીખ્યો છું ને પણ પિસ્તાલીસ માં બધા મિત્ર ચાર બધા વૃત્તિ આપેલા એ પાછા ના આવવા મળે તો સમજી ગયો કે આ લોકો છોડી દઈએ તો હિસાબ આપણે ચૂકતે થઈ જાય એટલે ઉઘરાણી કરવાની છોડી દીધી જો ઉઘરાણી ચાલુ રાખ્યો હોત તો આવત પણ ફરી પાછા પાંચ ચાલી જતા દસ ચાલી જતા આપણું નહીં એટલે ફરી ઉભારી ચોપડે તો આપણે ખબર એને કરતા ચૂકી ગયા આપણે કરિયર મળવું નથી કરતા મારે વાંચે નથી આપણે છોડવું જોઈએ અરે લક્ષ્મી ગોપાલ કઈ વાતરશો નહીં લક્ષ્મી વાતરવા જેવી ચીજ નથી સદરસ્તે વાપરી જ જેવી એ જ ચૂક્યો માણસ કહેવાય અત્યારે લોકો લક્ષ્મી એટલી બધી છે મુંબઈમાં અને મોટા મોટા શહેરોમાં ત્યારે ધ્યાન આપીએ મુશ્કેલી થઈ પડી અને રસ્તો દેખાય છે કોઈ તો એને સાથી ચાલતી નથી આમ કરતા કરતા થઈ રહે શું થાય સારું ફરી રેડ લાઈન નાખે છે બધા રેડ લાઈન થાય ને નહીં તો એ લક્ષ્મી રહેવાય નથી ટકવા જ નથી માટે હાથે હસ્તે ગઈ એટલે આપણા દસ વર્ષે તો ખરાબ થઈ જ જાય નિયમ જ એવો છે આ જગત એ સાચી જ નિયમ એવો મિલકત નહીં ખરાબ થઈ જાય મિલકત એના માટે અમુક અમુક અમુક વર્ષો છે શું સિત્તેર કે પંચોતેર કે હો વર્ષ છે અમુક અમુક ટાઈમ મળી શું એ રહી શકે લક્ષ્મી લક્ષ્મી જંગમ મિલકત કહેવાય શું કહેવાય જંગમ મિલકત કહેવાય અને પેલી થોડી સાવર કહેવાય ઘર હોય ને રોકડા રોકડા રૂપિયા હોય તો આપી દે પેલા ને અને ઘર હોય તો ગીરો મૂકેલો તારે ગીરો મૂક્યા પછી દવા કાઢી નાખે એટલે લક્ષ્મી બહેન આપણી ખાશે પછી આનંદ નહીં રહે આખો જીવવાનું જીવન જીવાનું આ અંતર ખુલ્લું રહે બેંકમાં વગેરે આપણે ત્યારે જ હવે શું આપણો ફાયદો માં બે કરોડ મૂક્યા અને પછી આપડે ચાલે ઉતા ઉતા જવાનું ઉતા ઉતા લઈ જાય ને તો ક્યાં હા રૂપિયા નહીં રહ્યા આપણે ગયા કારણ કે મારા છોકરા કાઢી મારા છોકરા તારે શું લેવા ગયા નીચે આટલી લેવાય રહ્યા નથી લેવા જાય હોય તો એક કલાક છે છોકરા લડે છે એક કલાક જ લડે શું લેવા દેવા રે કલાક લડે એટલે શું થાય ઝઘડો થાય દુશ્મન થઈ જાય ઝઘડો થાય દુશ્મન થઈ જાય બાપ તો એક થોડી ગઈ નીકળતી આપું તમારે ખબર બી નહીં આપો પણ બાપ દાદા સારું કરતા જાઓ કઈ લઈ શકે એટલે આ ભાવ ઢોકાયો આ ભવા ઢોકાયો છે કેવું લાગે માણસ ખબર લાગે કેવું લાગશે એના કરતા પહેલે ચેતી ચાલીએ શું બોલું તો આપણી જોડે રહે પણ આ થાય બધા માટે આ મિત્રતા રાખવી દેખાવ મિત્રતા રાખવી દેખાવમાં કારણ ડ્રામેટિક વસ્તુ છે છોકરાને એવું છે આપણે કે એમના માટે ખરાબ ભાવ તો આવે નહીં આપણને એમના માટે લાગણી હોય તો કઈ અને કઈ બીજું કશું હતું છે એટલું કરવા મન થાય એટલે છોકરાને કહે એટલે તારા તો મારો ઘરનો દીવો કેવો ખુશ થઈ જાય શું કહ્યું એ એમ નહીં કહો તમે મને પૈસા જ આપો એ પ્રેમ ભાવ આપો તમે ત્યારે રિલેટિવ એટલે તમે જેવું રાખો એવું રે તમે જેવો વ્યવહાર એની જોડે રાખો એવો વ્યવહાર હમો આપો એમ નામ રિલેટિવ એટલે સગાઈ રિલેટિવ સગાઈ છે આ શરીરને વાયડી પર પડે કઈ આગળ કરીએ તો પછી શરીર શું કે ગેસ થઈ ગયો મને ગેસ થઈ ગયો એટલે શરીરને આપણે રિલેશન સારું રાખીએ આપણે તો સારું એવું છોકરા જોડે સારું રાખીએ તો બાકી હગાયો વગેરે આ તો બધા પાંપા થયા હતા ને એટલી બધી ભ્રાંતિ આપણને ના હોવી જોઈએ શું ગાયાના બાબાની જોડે સંબંધ કેટલો ઉભો રાખે છ મહિના રાખે ગાયાના બાબો છે ને છ મહિના સંબંધ રાખે જોવા માટે સરસ રાખ્યો જો કોઈ એના બાબાનું નામ દે ને તો એને ગાય વાંચમાં વાંચમાં લાય પડે એને વાંચમાં દ્વેષ આવે શું કહ્યું અરે આ પોઈન્ટ વાળા એમના બાબાને ક્યાં સુધી રાખે વિશ્વાસ ન થાય અને આ ઇન્ડિયન એમના બાબાને હાથ કરીને જોડે હાથ પેઢી જોડે ની મમતા વાળા લોકો પેલા તો એ મનો થાય ને એટલે તું તારે તું તારી ફેમિલી સુધા હું ના મળી અને ગાયો વિચારી છ મહિનામાં એ ત્રીસ વર્ષે આપણે તો કાયમ હાથ પીડી થોડું બધું બધું ગપું કેવા ચાલે નહીં મારા વર્ગાડી અને શું હોય એમ પાછું નહીં મારે બોલીએ નહીં મનમાં સમજી લેવાના મનમાં સમજવાનું એટલું લોક કના કયા ના કરતા એમ બધું ભાઈ તું છોકરો મારું બધી પી ગયા છે એમ કેવું શું લોકો એટલું બધું મીઠું ના બોલે મિલકત આપે તો મીઠું ના બોલે મિલકત ના આપે તો મીઠું બોલે તરસ ચાલે લોકો મીઠું બોલે છે મિલકત ખોલતા નથી મીઠી ભાષા મીઠી વ્યવહાર ચીની કહેવત છે કે એક જન્મ અમલદારી ચીની તો છ જન્મ દીકારી અમલદારી ના સ્વીકારી કે છે સો જન્મ ભિખારી એ થવા આવ્યો તો અમલદારી કોળે છે આ લોકો સારું અમલદારી કોળે દરેક ની ઈચ્છા અમલદાર થવાની છે સત્તા પ્રાપ્ત કરવાની સત્તા પ્રાપ્ત થઈ એટલે સત્તામાં દુરુપયોગ થયો એટલે હોતા ગતિ સારું સત્તાનો સદુપયોગ વાળો અમલદારી કોઈ ઘેર બેઠવાની હોય તો સત્તાનો દુરુપયોગ કરે તેથી જેથી આપણે લોકો કહેતા ને કે રાજેશ્રી નરકેશજી સત્તાનો દુરુપયોગ કરે તો પાછું નરકમાં ગયો એવું આ પીની ગયા બરોબર ખોટી પછી કઈ બીજું જોઈશું કોણ કોને પૂછે છે અનાજ સાહેબ પૂછ્યા ઈરાદાપૂર્વક લખી નહીં લાયા